એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો વશિષ્ઠ છે સુમિત્રા છે ઓહો હો હો હો સાંભળો સાંભળો મારા નાના મોટા ભૂલકાઓ આજે છે ને આજે હું તમને સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ <laughs> વાર્તાનું નામ છે કરસન અને કબૂતર અરે ભાઈ ચંદ્રશંકર ભટ્ટ દાદાની વાર્તા છે હો સાંભળજો સવાર પડે ને કરસન દાણા વેરે દાણા વેરે ને કબૂતર ચણ ચણવા આવે કરસન કાંઈ આજકાલનો દાણા નહોતો વેરતો એ તો છેક નાનો છોકરો હતો ને ત્યારથી જ એનો એ રોજનો નિયમ હતો ચાલીસ વર્ષથી એણે આમ અખંડ રીતે પોતાનો નિયમ પાડ્યો હતો ભાઈ વરસાદની હેલીમાં શિયાળાની કડકડતી ટાઢમાં અને ઉનાળાના સખત તાપમાં કરસન મજૂરીએ જાતો એમાંથી પોતાનું પેટ ભરતો અને કબૂતરને ચણ ચણાવતો આ કરસનનું કોઈ સગું જીવતું નહોતું એના મા બાપ તો છેક નાનપણમાં જ મરી ગયેલા કરસન નાનો હતો ત્યારે એક દીકરાને મૂકીને એની પત્ની મરી ગઈ ને એને વરસ ન વીત્યું ત્યાં તો દીકરોય મરી ગયો હતો ત્યારે કરશન એકલો હતો હે ના રે ના ડોક ફૂલાવીને ઘૂઘુ ઘૂ ઘૂઘુ ઘૂ ઘૂઘવતા પારેવા કહેતા અમે એના સગા છીએ એ અમારો ભેરું છે કરશન કાંઈ એકલો નથી સાચે જ એટલા બધા પારેવાનો ભેરું કાંઈ એકલો ગણાય હે બધા પારેવાને કરશન ઓળખે ઘરડાને ઓળખે ને જુવાનને ઓળખે તેમના બચ્ચાને તો એ ખાસમ ખાસ ઓળખે ઓ ભાઈ કોઈ પારેવું નવું આવે ત્યારે કરશન એને વાલથી બોલાવે એની તરફ દાણા નાખે ને એને એક ઘડીમાં હેળવી દે પોતાનું કરી લે પણ કોઈ કબૂતર મરી જાય તો કરશનનો જીવ કપાઈ જાય હો એને થઈ જાય કે જાણે કુટુંબનું કોઈક નજીકનું સગું જ મરી ગયું છે ભાઈ આમ કરશનને કબૂતર વિના ઘડી ન ગોઠતું અને કબૂતરને કરશન વિના નહોતું ગોઠતું સૂરજ ભગવાને આમ કેટલાય દિવસ સુધી કરશન ને કબૂતરના હેત એમના પ્રેમ નજરે જોયા હતા હો એકવાર તે દેશના રાજાનો સેનાપતિ ત્યાં થઈને નીકળો તેણે રૂપાળા કબૂતર દીઠા તાજા માજા અને રૂપાળા પારેવા પારેવા જોઈને એની દાઢ તો સળકી પણ કરશન સેનાપતિનું પાપ સમજી ગયો હતો નિરાતે ચણતા છેલ્લા છેલ્લા કબૂતરને એણે ઈશારો કર્યો ને ફળ ફળ ફળ ફળ ફળ કરતા કબૂતર ઉડી ગયા બધા સેનાપતિ ખીજાયો અરે કોઈ હાજર છે જી હુજુર આ ગામડિયાને પકડો એક રૂપાળું પારેવું પકડી આપે તો જ છોડજો એને નહીં તો સાલાને કેદમાં નાખજો પકડાય જવાની હા કેદમાં જવાની હા ભૂખે મરવાની હા પણ વાલા પારેવાનું એક પીછું પકડી જવાની સાફ ના <laughs> સેનાપતિને શું એણે તો બાપડા કરસનને નાખ્યો કેદમાં પણ પેલા પારેવાનું શું હે કરશનની ખાલી ઝૂંપડીને ખૂણે ખૂણે એ બિચારા ફરી વળ્યા ખેતરે ખેતરે જોઈ વળ્યા ઘાટે ઘાટે ઉડી આવ્યા પણ કરશન ન દેખાયો ને કરશન ન દેખાય તો પારેવા જંપે છે ના હે છેવટ એમણે કરશનને ખાનામાં ખોડી કાઢ્યો કે કરશનને તો પકડી ગયા છે અરે રે આ માનવી તે કાંઈ માનવી મેના પોપટને પિંજરે પૂરે એ તો જાણે ઠીક પણ પોતાના જાતભાઈને પિંજરે પૂરે માણસ જ માણસને પિંજરે પૂરે આ તે કેવા સેનાપતિ અને રાજાએ કેવા ભૂખ્યા તરસ્યા કબૂતર ટળ વળે છે ત્યાં એમના મુખીને થયું કે ચાલો ને આપણે બધા રાજાજી પાસે જઈએ રાજમહેલના ચોગાનમાં આ ભૂખ્યા તરસ્યા પારેવા જમીન ઉપર પથરાયા આમ કરીને ડોક નાખી આમ કરીને પગ નાખ્યા જાણે બિચારા દાદ માગતા હોય રાણીને દયા આવી રાજાને દયા આવી રાજા રાણીએ તપાસ કરી તો કરશનની વાત મળી રાજાએ કરશનને છોડાવ્યો કરશનને લઈને કબૂતર પાછા વળ્યા એકવાર દુશ્મનના માણસ રાજાજી ઉપર ચડી આવ્યા હો રાજાજી કે સેનાપતિ જાઓ હમણાં ને હમણાં દુશ્મનોને મારી હઠાવો પણ સેનાપતિએ તો ઢોંગ કર્યો મહારાજ દુશ્મન આપણો હરાવ્યો હારે એમ નથી ને મારું શરીર સારું નથી લો બોલો રાજાજી કે તો હું જાતે દુશ્મનને હરાવીશ એક ઘડીમાં દુશ્મનને મારી હટાવીશ પછી તો આ લડાઈના ડંકા ગડગડ્યા નિશાન ફરફર્યા રાજાજી યુદ્ધે જવા તૈયાર થયા ત્યાં કરશન આવી પહોંચ્યો મહારાજ આપે મને છૂટો કર્યો હતો તો આજ એકવાર આપની સેવા કરવા દો આપને બદલે મને યુદ્ધે ચડવા દો રાજા હસ્યા પણ તોય કે ઠીક આ લશ્કર લઈ જાઓ ના મહારાજ મારી પાસે મારું લશ્કર તૈયાર જ છે એમ રાજાએ કહ્યું દુશ્મનો સવારમાં આંખ ઉઘાડે ત્યાં તો આખી છાવણીમાં પારેવા પારેવા પારેવા કબૂતર કબૂતર જબરા ને જોરાવર જોરાવર ને જબરા સૈનિકો હાથમાં બંદૂક પકડે ત્યાં તો બધા કબૂતર મંડ્યા એ બધાના ફેંટા ઉપાડવા કોઈએ સૈનિકોની ટોપી ઉપાડી જાય અને આમ પાંખ ફફડાવીને ઉડા તે આજની ઘડી ને કાલનો દિવસ બધા સૈનિકો તો ગભરાયા એમને તો વહેમ પડ્યો ગભરાયા તે એવા ગભરાયા કે લડવાનું કોરે મૂકીને નાઠા ઘર ભણી ભાગમ ભાગ થઈ ગઈ હો ભાઈ આ કરસન ને બધા કબૂતર જીત મેળવીને ગયા રાજાજી પાસે જીતી ગયા બધા હો વાહ કરસન વાહ હવે એક કામ કર આ મારી વાડીમાં રૂપાળા પારેવાને મોકલ પછી માગે તે આપું ભલે મહારાજ પણ એક શરત છે હો આપે કોઈ વાર આ બંદૂક લઈને વાડીમાં નહીં જવાનું એવું વચન આપવું પડશે રાજાએ વિચાર કર્યો અરે ભાઈ વાડીમાં જો કલ્લોલ થતો હોય તો તો બસ ભલે બંદૂક નહીં લઉં પછી કાંઈ મોકલ બધા કબૂતરને તો કાલ સવારથી કબૂતર આ વાડીમાં કલ્લોલ કરશે મહારાજ તમ તમારે અને ભાઈ બીજી સવારે આ વાડીમાં પારેવા કલ્લોલ કરવા લાગ્યા હો ઘૂઘુ ઘૂઘુ કરે પણ હજી કરશન એમને રોજ પોતાની મજૂરીના દાણા ખવડાવે છે હો ભાઈ પારેવાના પેટ ભરીને એ ચણ ચણે છે અને કરશન પણ મોજ મજા કરે છે ભાઈ તો ભાઈ મજા પડીને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો